પક્ષમાં પડેલાનો મોક્ષ ક્યાંથી જૈન વૈષ્ણવ શૈવ સ્વામિનારાયણ મુસ્લિમ ખ્રિસ્તી એ બધા રિલેટિવ ધર્મો છે સ્ટાન્ડર્ડના ધર્મો છે વ્યૂ પોઈન્ટના ધર્મો છે જેને જે વ્યૂ પોઈન્ટથી દેખાયું તે જ સાચું માનીને બેસી ગયા અને એ જ પક્ષમાં પડ્યા મોક્ષ ક્યારે થાય કેવળ દર્શન ક્યારે થાય સાચું સમકિત સમ્યક દર્શન ક્યારે થાય આખા જગતમાં ક્યાંય કોઈ જોડે પક્ષાપક્ષી ના થાય મતભેદ ના થાય ત્યારે પક્ષમાં પડેલાનો મોક્ષ ના થાય પક્ષ સાથી પડે અહંકારીઓ પોતાનો અહંકાર પોષવા પક્ષ પાડે ને નિરહંકારી જ્ઞાની પુરુષ બધાને એક કરે જ્ઞાની પુરુષ નિષ્પક્ષપાતી હોય વિતરાગો નિષ્પક્ષપાતી હોય કોઈ નાતજાત સાથે પક્ષ નહીં સંપૂર્ણ નિષ્પક્ષપાતી દરેક માણસ સાથે અભેદતા અરે એક નાનામાં નાનો જીવ હોય તોય તેની જોડે વિતરાગને અભેદતા હોય આ બધા તો પેકિંગ છે વેરાયટીઝ ઓફ પેકિંગ્સ છે અને મહી આત્મા છે મટીરિયલ છે મટીરિયલ બધામાં સરખું છે પણ પેકિંગના ડિફરન્સથી ભેદબુદ્ધિ ઊભી થઈ છે જ્ઞાની પુરુષ પેકિંગ ના જુએ એ તો નિરંતર મટીરિયલ જ જુએ સામાના આત્માને જ જુએ એમની આત્મદ્રષ્ટિ જ હોય આ પેકિંગ દ્રષ્ટિથી જ પક્ષાપક્ષી છે ને તેનાથી સંસાર ખડો રહ્યો છે પક્ષમાં રહીને તો પક્ષના જ પાયા મજબૂત કરે અલ્યા તારે મોક્ષે જવું છે કે પક્ષમાં પડી રહેવું છે મોક્ષ અને પક્ષ એ બંને સંપૂર્ણ વિરોધાભાસ છે ભગવાન નિષ્પક્ષપાતી છે ત્યારે લોક પક્ષપાતમાં પડ્યા છે જૈનો કહેશે આટલું અમારું અને પેલું અમારું ના હોય એ તો વૈષ્ણવોનું જ્યારે મુસ્લિમોએ કહે આ અમારું પેલું અમારું ના હોય એ તો હિન્દુઓનું આમ સૌ ધર્મોવાળા પક્ષમાં પડ્યા છે અહીં બધા ધર્મોના ખુલાસા થાય દરેક ધર્મવાળાને અહીં પોતાનો ધર્મ લાગે કારણ કે અમે નિષ્પક્ષપાતી છીએ તો આ બધા ધર્મોનો સંગમ અહીં જ છે લોકો પક્ષમાં પડ્યા તે ભગવાન ઉલટા છેટા થયા એમાંય પાછા એક ધર્મમાંય કેટ કેટલા પક્ષો પડ્યા આ જૈનોમાંય ચોર્યાસી ગચ્છ પડ્યા છે અને વેદાંતીઓમાંય કંઈ કેટલાય પંથ પડ્યા છે જૈન ધર્મ તો કોનું નામ કે પોતે પક્ષમાં ના પડે અને સામેવાળો પક્ષ પાડતો હોય તો સામાને ત્યાં જાય અને એને સમજાવે પોતે વિગતવાર બધી સમજ પાડી મતભેદને ટાળે સામાનું તદ્દન હળહળતું જુઠ્ઠું હોય ને પોતે તદ્દન સાચો હોય તો એ સામાની પાસે જાતે જાય ઘણાને એમ થાય કે આવું તે વળ્યું હોતું હશે તમે સાચા છો છતાં કેમ જાઓ છો તો એ જૈન ધર્મવાળો કહેશે હું જૈન છું માટે મારે સામેથી જવું જોઈએ જૈન તો નિરાગ્રહી હોય જૈન તો કોનું નામ કે કોઈનું પણ ના સાંભળે એવું ના હોય બધાનું સાંભળે અને આવરણ ના લાવે તારું ખોટું અને મારું સાચું છે એવું કપટ ના વાપરે જો આત્મા કબૂલ કરે એવી વાત હોય તો તો સાંભળવી જોઈએ ને મહાવીર ભગવાન કેવા હતા કે કોઈ વિધર્મી વાત સંભળાવવા આવે તો એ સાંભળે આ તો ભગવાન મહાવીરના જ ધર્મમાં કેટલાય પક્ષ પડી ગયા આજે તો સાધુ મહારાજોએ પક્ષમાં પડી ગયા છે જૈનોના સાધુ અને ભગવાનના વીતરાગના સાધુઓમાં ફેરશો જૈનોના સાધુ પક્ષાપક્ષીવાળા હોય ઝઘડાવાળા હોય આ સંસારીઓ જેમ ભાઈઓ ભાઈઓ ઝઘડા કરે તેમ ઝઘડા કરે ને બીજા વિતરાગના સાધુ તો નિષ્પક્ષપાતી હોય ડખ્ખો જ ના હોય એકે પક્ષમાં પડ્યા નથી એવા વિતરાગના સાધુને આપણે નમસ્કાર પછી ભલે તે દિગંબર હો કે શ્વેતાંબર હો આ તો કહેવું કે સ્થાનકવાસી મહારાજ પાસે દેરાવાસી ના સાંભળે ને શ્વેતાંબરી પાસે દિગંબરી ના જાય આમ પક્ષાપક્ષીથી મોક્ષ થતો હશે સાચું તો મુસલમાનના ઘરનું હોય તો એ સ્વીકારવું જોઈએ પણ આજે સાચું રહ્યું જ ક્યાં છે ભગવાનને નગ્ન રાખવા કે કપડાં પહેરાવવા એ માટે શ્વેતાંબરી અને દિગંબરીના ઝઘડા ચાલ્યા આ નગ્ન રાખવાનું કહ્યું તે શા માટે ભગવાનને આંગી એ તો બાળ ધર્મ છે તેથી તો ભગવાનની આંગીના નામે ભગવાનના દર્શન તો કરે ને જ્યારે દિગંબરી તો જ્ઞાનજીવો માટે છે પણ અત્યારે તો વાત જ બદલાઈ ગઈ છે એક દિગંબરી મહારાજ મને મળ્યા હતા તેમણે મને કહ્યું કે મોક્ષ તો અમારો જ થાય ને મેં પૂછ્યું એમ શાથી કહો છો ત્યારે તેમણે કહ્યું કેમ ભગવાને નથી કહ્યું કે નગ્ગા એ મોખ મગ્ગા મેં કહ્યું તમારી વાત તો સાચી છે ભગવાને કહ્યું છે તે ખરું કહ્યું છે કે નગ્ગાએ મોખ મગ્ગા પણ તમે સમજ્યા છો ઊંધું ભગવાને આત્માને નાગો કરવાનો કહ્યો છે નહીં કે દેહ આ તો અસમજણ ઊભી થઈ છે આત્માની ઉપર ત્રણ કપડાં છે મનના વાણીના ને કાયાના તે કપડાં કાઢવાના છે તે કાઢે અને આત્માને નાગો કરે તે સાચો દિગંબર મન વચન કાયારૂપી કપડાં કાઢવાના છે એ જ મોટામાં મોટો પરિગ્રહ છે તે એને કાઢવાનો છે આ પક્ષાપક્ષીનું કોના જેવું છે તે કહું પોતે પોતાને રૂપાળો ના લાગતો હોય એમ બને નહીં તો તો અરીસા જોડે બને જ નહીં ને પણ આ તો બને છે તેનું કારણ પોતે પક્ષપાતી છે રૂપ તો કોનું નામ કે યાદ આવ્યા કરે પણ આ તો પક્ષપાતી છે નિષ્પક્ષપાતીવાળા હોય તો બાજુવાળાને સુગંધ આવે તે અને પક્ષવાળા તો જ્યાં જાય ત્યાં ગંધાઈ ઉઠે ઘરમાં એ નર્યા ગંધાય કેટલાક લોકો અમને કહે કે તમે જૈન છો કેટલાક કહે છે કે તમે વૈષ્ણવ છો અલ્યા અમે તો શાના જૈનને શાના વૈષ્ણવ અમે તો વિતરાગ એમાં બધા ધર્મ સમાઈ જાય આ તો અમને જૈન કહીને કે વૈષ્ણવ કહીને સામો પોતાને માટે અંતરાય પાડે છે અમને પક્ષપાતી ધારે છે પણ એક ફેર અમને આ રામચંદ્રજીના દર્શન કરતાં તો જોને એક ફેરો રામચંદ્રજીના દર્શન કરતા અમને જુએ તો એની બધી માન્યતા તૂટી જાય પણ એવી પુણ્યય જાગવી જોઈએ ને